એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો ભટુરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો અરે વાહ ભાઈ આજે તો વાર્તા સાંભળવા માટે હે તસ્વી કૃતિકા અને અભિપ્સાબેન વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો અભિપ્સાબેન કૃતિકાબેન બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો હો વાર્તાનું નામ છે અક્કલથી કાંટો કાઢ્યો <laughs> એક મોટું જંગલ હતું જંગલ તો ખૂબ ઘટાદાર હતું જંગલમાં અનેક પ્રકારના વૃક્ષો હતા લીલાછમ વૃક્ષની ઘટાના કારણે ચારે બાજુ લીલી લીલી હરિયાળી હતી હો આ જંગલમાં અનેક પશુઓ ને પંખીઓ નોખા નોખા જનાવરો ને જીવજંતુઓ રહેતા હતા આ જંગલમાં એક અજગર રહેતો હતો આ અજગર બહુ દુષ્ટ હતો બહુ ખરાબ એ ઝાડ ઉપર રહે તો પંખીઓના માળામાંથી પંખીઓના ઈંડા કે નાના નાના બચ્ચાઓને ખાઈ જતો હતો જમીનમાં દર કરીને રહેતા ઉંદરના દરમાં ઘૂસી જઈને ઉંદરને અને એના બચ્ચાને ખાઈ જતો હતો આ સાપ આ મોટો અજગર માત્ર પોતાનો ખોરાક મેળવવા જ પંખીઓના બચ્ચા ઈંડા કે ઉંદરને ખાઈ જતો હતો એવું નહોતું હો પણ એને ભૂખ ન લાગી હોય તો પણ એ તો પોતાની દુષ્ટ વૃત્તિથી પોતાના ખરાબ વિચારોથી બીજાને હેરાન કરતો હતો એવું તે કંઈ કરાતું હશે જમીન ઉપર સૂતેલા હરણ સસલા શિયાળ કે ઘેટા બકરાને વિના કારણ ડંખ મારતો એમ કરીને અજગરના ઝેરી ડંખથી બિચારા નિર્દોષ પ્રાણીઓ મરી જતા પરંતુ આ અજગરને દયા આવતી ન હતી આજગરનો ત્રાસ એટલો બધો વધી ગયેલો કે જંગલના પંખીઓ તેમજ નાના પ્રાણીઓ તો ત્રાયમામ ત્રાયમામ પોકારી ગયા બોલો આ બધા પ્રાણીઓ પંખીઓ એક દિવસ ભેગા થયા અને દુષ્ટ અજગરનો કાંટો કેવી રીતે કાઢવો એની પાસેથી છુટકારો કેવી રીતે મેળવવો એનો વિચાર કરવા લાગ્યા એમણે મોર બિલાડી સમડી વગેરેની મદદ લેવાનો વિચાર કર્યો કારણ કે એ બધા અજગરને પહોંચી શકે તેમ હતા મોરની મદદ માગતા મોરે મદદ કરવાની હા પાડી પરંતુ અજગર મોરની નજરે ચડ્યો જ નહીં આથી મોર તો થાકીને ચાલો ગયો એમ કરતા કરતા બિલાડીએ મદદ કરવાની હા પાડી હું મદદ કરીશ હું મદદ કરીશ પણ એ તો ધગાબાજ નીકળી અજગરને જોયા છતાં એને મારવાના બદલે એ તો કાબરના બચ્ચાનો શિકાર કરીને ચાલી ગઈ બોલો અને એવું ચમડીએ કર્યું એ તો કબૂતરના બચ્ચાને ઉપાડીને ચાલી ગઈ આવું બનવાથી બધા પંખીઓ મૂંઝાયા અને વિચાર કરવા લાગ્યા પંખીઓનો આકરણ સાંભળીને આંબલીના ઝાડ નીચે રહેતો ઉંદર બહાર આવ્યો અને શું થયું એ પૂછવા લાગ્યો શું થયું છે શા માટે રડો છો બધા પંખીઓ પંખીઓની વાત સાંભળીને ઉંદરે કહ્યું આપણાથી વધારે બળવાન ઉપર વિશ્વાસ રાખવાના બદલે આપણે નાના પ્રાણીઓ સાથે મળીને કોઈ વિચારથી આ અજગરને કાયમ માટે અહીંથી કાઢવો જોઈએ ખાગડા અને કબૂતરે તરત જ કહ્યું એ તો અમે બધા પણ કહીએ છીએ પણ એનો કાંટો કાઢવો કેવી રીતે આપણામાંથી કોઈ આ અજગરને પહોંચી શકે તેમ નથી ઉંદર કે જે કામ બળથી નથી થતું તે કળથી કરવું જોઈએ વિચારીને કરવું જોઈએ પોપટ કે તમારી વાત તો સાચી પણ અમને તો કોઈ વિચાર સૂઝતો નથી બધા સાથે બેસીને કોઈ ઉપાય વિચારીએ ઉંદર કે યુક્તિ તો હું જાણું છું વિચાર હું જાણું છું પરંતુ એમાં તમારો સાથ જોઈશે બોલો બધા પંખીઓએ સાથ આપવાનું કબૂલ કર્યું ઉંદરે એક દર બનાવીને કહ્યું અલક ઉંદરડી વિયાણી છે અને એને ચાર બચ્ચા આવ્યા છે તથા તે પાંચ દિવસ ઘરની બહાર નીકળવાની નથી આટલી વાત તમારે અજગરના ધ્યાને લાવવાની છે કે અલગ ઉંદરડી વિયાણી છે અને એને ચાર બચ્ચા આવ્યા છે પોફટ કે પછી શું કરવાનું પછી તમારે બધાએ અલગ ઉંદરડી ખબર કાઢવા જવા અલગ ઉંદરડીની ખબર કાઢવા જવાનું એવું બહાનું કાઢીને આદર અજગરને બતાવી દેવાનું ઉંદરે કહ્યું પછી શું થશે કાગડાએ પૂછ્યું પછી બીજું શું થાય જો અજગર શિકારના લોભમાં એ દરમાં જશે તો એમાંથી જીવ તો પાછો નહીં આવી શકે આ પછી બધા પંખીઓ જુદા જુદા સ્થળે જઈને અજગરને શોધી એના ધ્યાને ઉંદરડીની વાત લાવવા માટે ઉપડ્યા પંખીઓ જતા ઉંદર નજીકના કોઈ ખેતરમાં જઈને ખેડૂતના ભાતામાંથી થોડો ગોળ ઉપાડી લાવ્યો ગોળ એણે નક્કી કરેલા દરમાં મૂકી દીધો ગોળ હો અને બહાર નીકળી ગયો આકાશમાં ઉડતા અને ઝાડે બેઠેલા પંખીઓની તથા જંગલમાં ફરતા સસલા હરણાની વાતો જંગલમાં શિકારીની શિકારની શોધમાં ફરતા અજગરના જાણવામાં આવી એની દાઢ તો સળવળી એ તો પંખીઓએ કહેલા સ્થળે પૂરની જેમ ધસમસતો વીપડો અજગર દરની નજીક આવ્યો ત્યાં પંખીઓએ કિકિયારી કરી પંખીઓની કિકિયારી સાંભળીને ઉંદર ક્યાંકથી ઉંદરે ક્યાંકથી ડાકલી વગાડી પંખીઓની ભયભરી કિકિયારી ને ઉંદરની ડાકલીનો અવાજ સાંભળી અને અજગરે માન્યું કે હવે શિકાર હણવા જેવો છે એ તો આનંદથી ઉછળતો ઉછળતો દરમાં ઘૂસો પરંતુ દરમાં જતા વેત જ એની બધી આશાઓ તૂટી પડી આનંદના બદલે તો પીડાથી હું કારા કરવા લાગ્યો ઓ બાપા ઓ બાપા બચાવો આવું કેમ બન્યું ઉંદરની આ યુક્તિ હતી દરમાં ઉંદરડી કે એના બચ્ચા હતા જ નહીં પરંતુ ઉંદરે તો દરમાં ગોળ મૂક્યો હતો ગોળ એની ગંધથી અસંખ્ય રાતી રાતી કીડીઓ દરમાં ગોળ ખાતી હતી જેવો અજગર દરમાં ઘૂસો કે કીડીઓ એકી સાથે અજગરને કરડી અને કીડીઓના ચટકાથી અજગર શરીર પછાડવા લાગ્યો એના પછડાટથી કેટલીક કીડીઓ મરી ગઈ એટલે બીજી કીડીઓએ ક્રોધે ભરાઈને અજગરને જોર જોરથી ચટકા ભરી ભરીને મારી નાખ્યો આ રીતે ઉંદરની અક્કલથી અજગર મરી ગયો અને બધા પંખીઓ તથા ઉંદર જેવા નાના પ્રાણીઓ જંગલમાં શાંતિથી રાજ કરવા લાગ્યા ભાઈ અને જંગલમાં સૌના મુખે આનંદ છવાઈ ગયો તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો હવે આલાવાલા કરી જાઓ સપનામાં પંખીડા આવશે અને મીઠા મીઠા ગીતો ગાશે હો ભાઈ આવજો